કાર્ય અહીંયા ચાલુ થઈ ગયું છે આજે જેમને આગળનો ક્રમ હોય કરો આરંભ જોડાયું છે કોઈ વડોદરાથી આજે કોનો વારો છે ले लो अटैच कर लो हेलो તમારો અવાજ નથી આવતો કપાઈને આવે છે તમારે ત્યાં ઇન્ટરનેટની સમસ્યા છે લેન્ડલાઇનથી જોડાવ તો જ થશે લેન્ડલાઇન જોડાઈ હા લેન્ડલાઇન જોડાઈ લેન્ડલાઇન જોડાઈ લેન્ડલાઇન જોડાઈ કોનો વારો છે તમારો છે કોકિલાબેન નો છે હમણાં તો આવી રહ્યો છે અવાજ પાછો ચાલ્યો જાય છે ક્યારેક ક્યારેક ભલે જુઓ જે થાય આ રૂમમાં જાય અહીંયાથી કરી લઈએ છીએ તમારે ત્યાંથી સંભળાશે નહીં કંઈ પણ ના નથી આવતો કાલે પંદરમો શ્લોક સુધી એ નિરૂપણ આવ્યું કે ભગવાનના વિરુદ્ધ ધર્માશ્રય ભગવાન છે એ રીતે ભગવાનના વિરુદ્ધ ધર્મોનું આગળ નિરૂપણ કર્યું કે સગુણ ભાષિક હોવા છતાં એ નિર્ગુણ છે એ આસક્તિ રહિત છે તો પણ બધાને ધારણ કરે છે ભૂતોની અંદર પણ છે બહાર પણ છે અચર પણ છે અને ચર પણ છે સૂક્ષ્મ હોવાથી અવિજ્ઞેય છે દૂર પણ રહે છે અને સમીપમાં પણ રહે છે તો છેલ્લે એ શ્લોક સુધી પંદરમા શ્લોક સુધી ભગવાન વિરુદ્ધર્માશ્રય છે એ રીતે ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કર્યું હવે આગળ આવે છે અવિભક્તમ જ ભૂતેશુ विभक्तमिव च स्थितं भूतभर्तृ च तज्ज्ञेयं व्यतिष्णु प्रभविष्णु च શ્લોકાર્થ તે ભૂતોમાં અવિભક્ત હોવા છતાં વિભક્ત હોય તેમ રહેલું છે તે જ્ઞેય ભૂતોનું પાલક ગ્રાસ કરનાર તેમજ ઉત્પાદક છે વિવેચન ગયા શ્લોકમાં બ્રહ્મ સર્વની અંદર તથા બહાર દૂર તથા સમીપ રહેલું છે એમ કહેલું હોવાથી જુદા જુદા અવયવોથી જુદે જુદે સ્થળે રહેલું હશે એવી શંકા થાય તે દૂર કરે છે બ્રહ્મ સર્વભૂતોમાં અવિભક્ત અથવા એક જ છે છતાં વિભક્ત એટલે જુદું જુદું હોય તેમ રહેલું છે અર્થાત બ્રહ્મની અનંત મૂર્તિઓ પણ એક જ છે તેમાં પરસ્પર વેદ નથી પરંતુ પોતાની ઈચ્છાથી જ અમુક અમુક સ્વરૂપથી જ પ્રકટ થતું હોવાથી જુદું જુદું હોય તેમ રહેલું છે બ્રહ્મ પાલક રૂપથી ભૂતોનું પાલન કરનાર સંહારક રૂપથી ભૂતોનો ગ્રાસ કરનાર તેમજ પ્રજાપતિ રૂપથી ભૂતોનો ઉત્પાદક છે ફરીથી આગળ એ વિરુદ્ધર્માશ્રતાનું અહીંયા નિરૂપણ કરે છે કે આગળના શ્લોકમાં જે એ વાત આવી કે ભગવાનને દરેક રૂપો ધારણ કરેલા છે અને ભૂતોની અંદર પણ છે અને બહાર છે તો એના ઉપરથી અહીંયા એ પ્રશ્ન થાય છે કે જે આગળ એ શ્લોકમાં આવ્યું કે ભગવાનના કર પાણી પાદ ચક્ષુ વગેરે બધા જગતના દરેક સ્થાનની અંદર છે એનાથી કોઈ એવું સમજે કે અલગ અલગ અવયવોથી ભગવાન અલગ અલગ સ્થળ ઉપર વિદ્યમાન છે એ શંકાની નિવૃત્ત કરે છે કે ભગવાનના કોઈ એક અવયવ કોઈ એક સ્થાનમાં હોય અને બીજું અવયવ બીજા સ્થાનમાં હોય એમ ન હોય ને સંપૂર્ણ ભગવાન દરેકે દરેક ભૂતની અંદર સ્થિત છે એટલે વિભક્ત આટલા બધા નામરૂપ કર્મોની અંદર વિભક્ત હોવા છતાં પણ અવિભક્ત અથવા એક જ છે એટલે એ અલગ અલગ આપણને જે દેખાય છે એ ભગવાનની અનંત મૂર્તિઓ છે જેની અંદર પરસ્પર ભેદ નથી પણ બધું જ આનંદ સ્વરૂપ ભગવાન પોતે બન્યા છે એટલે જે દેશકાલ અને રૂપની જે સીમા આપણા મનુષ્ય વગેરે ઉપર હોય છે એવી ભગવાન ઉપર નથી એટલે અનંત રૂપોથી અનંત દેશ અને અનંત કાળની અંદર ભગવાન નિત્ય સ્થિત છે તો એ રીતે અહીંયા એને સમજાવ્યું છે ચાર અને અચરના લેવલ ઉપર અને જે દેવતાઓની અવસ્થા છે એના ઉપર અહીંયા કહે છે કે બ્રહ્મ ભગવાન પોતે પાલક રૂપથી એટલે વિષ્ણુના રૂપથી ભૂતોનું પાલન કરે છે સંહારક રૂપોથી ભૂતોનો ગ્રાસ કરે છે અને પ્રજાપતિ રૂપથી ભૂતોનું ઉત્પાદન કરે છે બાલવદમાં જે રીતે મહાપ્રભુજીએ આજ્ઞા કરે છે ને કે જે પુરાણો વગેરેમાં એ એ દેવતાઓને નિર્ગુણ કે રીતે વર્ણન કરેલું હોય તો ત્યાં ત્યાં બ્રહ્મના ધર્મોને વિચાર તો પહેલા આગળ મહાપ્રભુજીએ આગળના શ્લોકમાં એ વાત સોરી ભગવાન આગળના શ્લોકમાં ના વિષયમાં આવ્યું ચાર અને અચાર જળ અને ચેતનના વિષયમાં એને ક્લિયર કર્યું અને છેલ્લે દેવતાઓની અંદર પણ ભગવાન પોતે સતત રૂપોમાં સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિ લયનું કાર્ય કરી રહ્યા છે એવી રીતે ભગવાનની જે અનંત વિભૂતિઓ છે એની અંદર એવો વિભક્ત અને અવિભક્ત આમાં છે કઈ વિચારણી લો આગળ ज्योतिषामपि तज्ज्योतिः तमसः परमुच्यते ज्ञानं ज्ञेयं ज्ञानगम्यं हृदि સર્વસ્ય દિષ્ઠિતમ શ્લોકાર્થ તે જ્યોતિઓનું પણ જ્યોતિ છે તમાથી પર કહેવાય છે તે જ્ઞાન છે જ્ઞેય છે જ્ઞાનથી પ્રાપ્ય છે અને સર્વના હૃદયમાં રહેલું છે વિવેચન જ્યોતિ એટલે પ્રકાશ કરનાર પ્રકાશક રવિચંદ્ર વગેરે પ્રકાશ કરનારાઓનું પણ તે જ્યોતિ અથવા પ્રકાશક છે તેથી મૂળ પ્રકાશક તે જ છે તે તમામ પ્રકૃતિથી પર છે તે જ્ઞાન એટલે જેનાથી જ્ઞાન પ્રાપ્ત થાય તે જ્ઞાનના સાધનરૂપ અમાનીપણું વગેરે પાછળ ગુણો કહ્યા તે છે વળી તે જ્ઞેય અથવા જાણીવા યોગ્ય છે તથા જ્ઞાનથી પ્રાપ્ય પણ તે જ છે વળી તે સર્વના હૃદયમાં રહેલું છે અર્થાત અંતર્યામી પણ તે છે તો જેવી રીતે આગળ મહાપ્રભુજી બ્રહ્મા વિષ્ણુ શિવ માટે આજ્ઞા કરી કે બધા દેવતાઓની અંદર ભગવાનની જ શક્તિઓ હોવાથી એમનું મહાત્મ્ય શાસ્ત્રોની અંદર કહેવાયું છે એવી રીતે અહીંયા ચંદ્ર સૂર્ય વગેરે જે પ્રકાશ આપે છે એમાં પ્રકાશ આપવાની શક્તિ પણ ભગવાન પોતે બન્યા છે ને મૂળ પ્રકાશક તો ભગવાન પોતે છે જેમના કારણે આ બધા પદાર્થો પ્રકાશમાન થાય છે એમનું પોતાનું સ્વતંત્ર સામર્થ્ય એમાં નથી પ્રકૃતિથી પર છે એટલે અપ્રાકૃત છે જ્ઞાન વગેરે જેનાથી પ્રાપ્તિ થાય છે સાધન પણ ભગવાન પોતે બન્યા છે અને ફલ પણ પોતે બન્યા છે જે તે સર્વનિર્ણયમાં મહાપ્રભુ જે આજ્ઞા કરે છે ને કે વેદમાં સાધ્ય સાધન રૂપ હરિનું નિરૂપણ છે તો જેના દ્વારા ફલને પ્રાપ્ત કરવાનું છે એ જ્ઞાનનું સાધન પણ ભગવાન પોતે બને છે અને જે ફલ મળે છે એટલે ધ્યેય જે છે એ પણ ભગવાન પોતે બને છે અને જ્ઞાનથી પ્રાપ્ય પણ ભગવાન જ છે એટલે એ બધાના હૃદયમાં રહેલા છે અર્થાત અંતર્યામી પણ છે એટલે આગળ જે કીધું કે બધા ભૂતોની અંદર પણ છે અને બહાર પણ છે તો અંદર અંદર યામી રૂપથી બિરાજે છે અને બહાર ભગવાનનું વ્યાપક રૂપ જે છે એ દરેક સ્થાન ઉપર વિદ્યમાન એકચ્યુઅલી વાત પૂછવી હતી કે જે સબ્જેક્ટની કન્ટિન્યુટી હોય એવું ન દેખાઈને જ્યાં એમ રેન્ડમલી ચૂઝ થઈ રહ્યું છે જે રીતે આગળ હવે મૂર્તનો વિષય આવ્યો ત્યારે જ આ વાત ભગવાન કહી શક્યા હોત કે બધાના હૃદયમાં રહેલા છે એટલે અંતર્યામી પણ ભગવાન પૂછે છે તો ત્યાં એ વાતને ન કહીને અને પછી વચ્ચે ફરીથી ની વાત આવી પછી પ્રકૃતિની વાત આવીને એના પછી અંતર્યામી રૂપની વાત એમ ભગવાન પોતાનું વર્ણન કરે છે પણ એમ કન્ટિન્યુટીમાં સબ્જેક્ટ હોય નથી રીઝન કે ચારે બાજુ યુદ્ધનો માહોલ છે એટલે એમ જયારે સબ્જેક્ટ ચાલે કે જે રીતે આનો કોન્ટેક્ટ સ્પેસ લોક પહેલા છે કે હું તોની અંદર પણ છું અને બહાર પણ છું તો અંદર અંદર આમ રૂપ છે અને બહાર વ્યાપક રૂપ બે શ્લોકમાં વિષય પૂરું કરીને વચ્ચે જ્યોતિ અને પ્રકૃતિનો વિષય આવ્યો અને પછી છેલ્લે કે છે કે બધાના હૃદયમાં રહેલા છે અંતર એ દ્રષ્ટિથી વિચાર નથી કર્યો પણ આના નિરૂપણમાં જે ક્રમ છે એની કોઈને કોઈ સંગતિ વિચારી જરૂર શકાય વ્યાખ્યાઓને જોઈએ તો આપણને ખ્યાલ આવે થોડી અક્કલ આપણે દોડાવીએ તો આપણને પણ કદાચ ઉગી જાય કે જે ક્રમમાં નિરૂપણ કરી રહ્યા છે એ ક્રમની પરસ્પર સુસંગતિ છે જેમ ન સત ન અસત વિરુદ્ધ ધર્માશ્રયતા બતાવી પછી સર્વત પાણીપાદન તત્સર્વતોક્ષિશ્રમુખમ સર્વતશ્રુતિમલ સર્વમાવૃત્તિ એનાથી વ્યાપકતા બતાવી અને સાથે સાથે સર્વનિયંતા સર્વના પરિચ્છેદક સર્વજ્ઞતા આ બધા જે મતલબ જેને સર્વપદથી જે પણ વસ્તુ આવી શકે તે પોતાનો આનંદ ગુણધર્મ છે એ બતાવ્યું પછી સર્વેન્દ્રિય ગુણાભાસમ સર્વેન્દ્રિય વિવર્જિતમ અસક્તમ સર્વવૃત્તિ એવું નિર્ગુણમ ગુણભોગવું છે ત્યાં આગળના શ્લોકમાં તેરમા શ્લોકમાં જે કહ્યું છે એને જ એનું જ એક્સટેન્શન અહીંયા દેખાઈ રહ્યું છે કે બ્રહ્મ છે એ સર્વે ઇન્દ્રિયોનો વિષયો છે એને જાણનારો છે સર્વજ્ઞતા અને સાથે સાથે પ્રાકૃત ઇન્દ્રિયોથી રહિત છે સર્વેન્દ્રિય વિવર્જિતમ એ બધાથી અશક્ત છે આસક્તિ રહિત છે અને તેમ છતાં પણ બધાનો ભોગતા પણ છે તો ફરીથી એ જ વિરુદ્ધ ધર્માશ્રયતા અહીંયા ફરી પાછી આવી રહી છે એ બહાર પણ છે અંદર પણ છે ચર પણ છે અચર પણ છે સૂક્ષ્મ પણ છે એ કારણે અવિજ્ઞેય પણ છે અને ન એ એટલો બધો દૂર છે કે ન એટલો બધો પાસે છે એટલો દૂર છે એટલો પાસે પણ છે ફરીથી એ જ વિરુદ્ધ ધર્માશ્રયતા આવી એટલે મૂળ તો એવું લાગી રહ્યું છે કે અહીંયા જે નિરૂપણ થઈ રહ્યું છે એમાં વિરુદ્ધ ધર્માશ્રયતા અને પોતાની જે સર્વવ્યાપકતા છે કે સર્વરૂપતા છે એના ઉપર મુખ્ય ભાર અહીંયા છે અને તે પછી જ્યોતિષામપી તજ્યોતિ વગેરેમાં જે કહેવામાં આવ્યું છે એ વિરુદ્ધ ધર્માશ્રયતાનું પ્રકરણ પૂર્ણ થઈ ગયા પછી ત્રિવિધમ जगत्कु त्रिविधं प्रोक्तं દેવતા દેવતારૂપવત પ્રોક્તા બ્રહ્મણીસ્થમ હરિર્મત એ વાત જે ત્યાં કહેવાય છે તે જ અહીંયા પ્રકારાંતરથી ભગવાન કહી રહ્યા છે કે ત્રિગુણાત્મક જગત છે તો એની ઉત્પત્તિ સ્થિતિ અને લયના વ્યવહારનું નિયંત્રણ કરવા માટે એ જ ગ્રસિષ્ણુ અને પ્રભવિષ્ણુ ને તે રૂપમાં એ પોતે થઈ રહ્યા છે અને કેમ કે અહીંયા જ્ઞેય રૂપનું નિરૂપણ છે એટલે આ પ્રકરણનો ઉપસંહાર જ્ઞાનમ જ્ઞેનમ જ્ઞેયમ જ્ઞાનગમ્યમ પ્રતિ સર્વસ્વ દ્રષ્ટિકમ એમ કરીને અહીંયા એનો ઉપસંહાર કર્યો લાગે છે તો જુદા જુદા અંદર અવાંતર વિષયો આવી રહ્યા છે પણ વિરુદ્ધ ધર્માશ્રયતા એ મુખ્ય છે અહીંયા જ્યાં સુધી વડોદરાથી કોઈ નિરૂપણ કરનારા સ્પષ્ટ અવાજ ના આવે ત્યાં સુધી અહીંયાથી અમે ચાલુ રાખી રહ્યા છીએ કોનો વારો છે અમને કોઈને ખબર નથી અહીંયા તો નકીરાજા અત્યારે તો કરી રહ્યા છે કોણ બોલી હા બોલો અલકાબેન તમારો છે આગળ નવ તો આગળ નવ તો આગળ હા લઈ લો તમારો અવાજ નથી આવી રહ્યો કપાઈ કપાઈ ને આવે છે હા એક મિનિટ હમણાં કઈ પ્રશ્ન છે પાછળ નિરભિમાની બની એટલે આગળ જેને જ્ઞાન પ્રાપ્ત થયું છે એના ગુણોનું જે વર્ણન આપ્યું એ બધા ગુણો એવા વ્યક્તિના છે કે જે ભગવાનનું આવું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે તો જ્ઞાનીના જેટલા પણ લક્ષણો બતાવ્યા એ બધા ગુણો પણ ભગવાન પોતે બને એટલે જે ગુણો સિદ્ધ થવાથી જ્ઞાનીને જ્ઞાન સિદ્ધ થઈ શકે તો એ જે સાધન છે એ પણ ભગવાન પોતે બને એ ગુણો પણ ભગવાન તમે ગેરહાજર હતા ને એટલા બધા દિવસ એટલે આગળ શું આવ્યું ખબર નથી અમાનિત્વમ અદમ્ભિત્વમ અહિંસા ક્રાંતિરાજવમ આચાર્ય ઉપાસનમ શૌચમ સ્થૈર્યમ આત્મવિનિગ્રહ એ બધા ગુણો આગળ કહીને ના આવ્યા છે એનો અહીંયા ઉલ્લેખ કરી રહ્યા છે હાલો આગળ હા કરો પ્રયાસ અત્યાર સુધી તમારો કપાઈને જ આવી રહ્યો છે અવાજ આજે આખા વડોદરામાં લાગે બધું જામી ગયું લાગે છે બધા ના ડાયલ કરીને જોડેલા આખા વડોદરામાં સમસ્યા લાગે મૂકી દો વડોદરા મૂકી દો હાલો લાવી જાઓ હા ભલે તમને કહું છું હા ઊંડેડું ત્યાં હા અહીંયા આવી इति क्षेत्रं तथा ज्ञानं उभयं सूत्र समासत मद्भक्त एतद्विद्या મહા મદભાવાયોપપદ્યતે હમ. આ રીતે ક્ષેત્ર તથા જ્ઞાન અને જ્ઞેય તેને ટૂંકમાં કયા મારો ભક્ત આ જાણીને મારા ભાવ માટે યોગ્યતાઓ છે એટલે ક્ષેત્ર ક્ષેત્રનું જ્ઞાન કીધું ક્ષેત્ર પણ છે ક્ષેત્રી પણ જે બધું જ્ઞાન કીધું એટલે સૂક્ષ્મ કયા અને હવે મારો ભાવમાંથી ભક્ત જે હોય કે મારા ભાવ જાણીને મારામાં આસક્ત થાય છે એ તો વિવેચનમાં આવશે આ રીતે પાંચ છ સૌથી ક્ષેત્ર સાત અગિયાર સૌથી જ્ઞાન અને બાર સત્તર સુધી મેં ટૂંકમાં થયા આ સર્વનું જ્ઞાન પ્રાપ્ત કરી મારો ભક્ત મારા ભાવ માટે એટલે ઐશ્વર્ય વગેરે મારા ગુણો પ્રાપ્ત કરવા યોગ્ય થાય છે એટલે આ રીતે જયારે એ તમારું નેટવર્ક તપાસો અમારું તો બરોબર ચાલી રહ્યું છે થોડો ખર્ચો કરો લેન્ડલાઈન થી જોડાવો તારો અવાજ નથી આવતો હા મને તારો અવાજ નથી આવતો આપ બોલો છો ને સંભળાય સંભળાય છે બરાબર આ રીતે ક્ષેત્ર તથા જ્ઞાન અને જ્ઞેય અને ટૂંકમાં હવે ફોનની જરૂર મારો ભક્ત આ જાણીને મારા ભાવ માટે યોગ્ય થાય છે આ રીતે પાંચ શ્લોકથી ક્ષેત્ર સાત અગિયાર શ્લોકથી જ્ઞાન અને બાર સત્તર શ્લોકથી લે ટૂંકમાં થયા આ સર્વનું જ્ઞાન પ્રાપ્ત કરી મારો ભક્ત મારા ભાવ માટે એટલે મારા ગુણો પ્રાપ્ત કરવા યોગ્ય થાય છે એટલે પાંચ છ શ્લોકમાં જે ક્ષેત્ર કોણ છે એ બતાવ્યું પછી સાત થી અગિયાર સુધી એનું ધ્યાન આપ્યું ક્ષેત્ર ક્ષેત્ર અને ક્ષેત્રીનું અને બાર સત્તર શ્લોકથી શું સ્નેહ છે એ જણાવ્યું ટૂંકમાં અને હવે પછી જે કહેવા માંગે છે કે મારો ભક્ત હોય છે એ મારા શરીર ઐશ્વર્ય છે છ ગુણો એમાં ઐશ્વર્ય પ્રાપ્ત ઐશ્વર્ય ઐશ્વર્ય વગેરે મારા ગુણો પ્રાપ્ત કરી કરવા યોગ્ય મારો ભક્ત હોય તો એ રીતે મારા ગુણ પ્રાપ્ત કરવા યોગ્ય થાય તમે લઈ છેલ્લી શું કહ્યું યોગેશભાઈ હા એટલે છેલ્લી માં એ કહેવા માટે છે કે ભગવાનના છેલ્લી ગુણો એટલે વૈરાગ્ય ગુણો છે એટલે કોઈની જે ભાવ હોય છે એ પ્રમાણે એ પ્રમાણે ગુણો પ્રાપ્ત કરે છે જે ભક્ત હોય છે એ ભગવાનના ગુણોમાંથી તેમાં આસક્તિ થાય અને એની પ્રાપ્તિ કરી એટલે સારષ્ટિ સારષ્ટી મુક્તિ મદભાવનો મતલબ સમાન ઐશ્વર્યની પ્રાપ્તિ નહીં એટલે આ બધા ઐશ્વર્ય જ ગણાય એટલે આવા ગુણોને જાણીને જે ભગવાનના આવા ને જાણે એ મુક્ત થાય અને મુક્તિમાં સાચી મુક્તિ એ બધી જ પ્રકારની મુક્ત સમજી બધી જાતની મુક્તિ મતલબ એ છોડ ભગવાનને પ્રાપ્ત કરી બેઠો મૂળ તો ભગવત ધર્મનું પ્રાકટ્ય છે એ બ્રહ્મભાવ પ્રાપ્તિ જો ભક્ત હોય તો એને તેના અનુસાર આનંદનો પ્રાકટ્ય થશે જો જ્ઞાન માર્ગી હશે તો તદ અનુસાર થશે આ યાદર પાવી જાય હંમેશા બધા લોકો એકસાથે નજીક બેસવાનો પ્રયાસ કરો રોજની ઉપાધિ છે એમ પાવી જાય વૈકુંઠરાજન आवाज માં પડતી નહી ખાલી આપનો અવાજમાં એકો આવે હા આપણે એમ જ મન મનાવી લેવું જોઈએ ખાલી આક્ષેપ કરવાથી શું ફાયદો આપનો દોષ વિચાર થશે પ્રકૃતિ અને પુરુષ બંનેને તું અનાદિ જાણ અને વિકારો તેમજ ગુણો ને પણ પ્રકૃતિ માંથી ઉત્પન્ન થયેલા જાણ એટલે કે જે પ્રકૃતિ અને પુરુષ જે બંને છે એને સોનાની જાણ અને જે વિકાર ગુનો છે તેને તે પ્રકૃતિ બધા પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા છે તમારો જોરદાર મોટો શ્લોક છે પાછળ ત્રીજા શ્લોકમાં પુરુષ તત્વ કહેવાથી પ્રતિજ્ઞા કરેલી પ્રકૃતિ અને આત્મા એટલે કે પુરુષ એ જે અત્યંત જુદા જુદા સ્વભાવવાળા હોવા છતાં તેઓના કારણના સ્વરૂપથી એક છે તેઓ આ સર્વ જગતના કારણ છે એમ આ શ્લોકથી આરંભી પાંચ શ્લોકથી જણાવે છે સંભળાતું નથી જે સંભળાતું નથી જે ના હમણાં થોડો આરામ કરે છે સંભળાય છે બોલશે હમણાં કારણ છે તે પૈકી આત્માથી જુદી પ્રકૃતિ એક દેશની સંખ્યાના મત પ્રમાણે પુરુષની પેઢી નિત્ય છે ભગવતીય સાંખ્ય પ્રમાણે તો તે ભગવાનની એક શક્તિ છે એક દેશી સાંખ્યશાસ્ત્ર તો ભગવાનનું પ્રતિપાદન કરતું નથી વળી આ સાંખ્યશાસ્ત્ર પ્રમાણે પુરુષે સંસાર પ્રાપ્ત થાય તે માટે તે પ્રકૃતિને વશ થાય છે જ્યારે ભગવાન પ્રકૃતિને વશ રાખનાર છે તેથી આ સાંખ્યશાસ્ત્રની પ્રવૃત્તિ અક્ષર સુધી જ છે અને સાંખ્યશાસ્ત્રની વાત કરી કે જે ભગવાન જ્યારે પ્રકૃતિને વશ થાય ત્યારે સાંખ્યશાસ્ત્રની પ્રવૃત્તિ અક્ષર સુધી જ છે એમ ભગવદીય સાંખ્યશાસ્ત્ર પ્રમાણે પુરુષોત્તમ અક્ષર કાળ પ્રકૃતિ અને પુરુષ એ પાંચ અનાદિ છે આ શાસ્ત્ર પ્રમાણે કાળ પ્રકૃતિ અને પુરુષ અનાદિ હોવાનું સ્પષ્ટ છે પુરુષોત્તમ અને અક્ષરને ગીતામાં અનાદિ કહેલા છે તે આ શાસ્ત્રમાં કબૂલ રાખેલા રાખેલ છે તેમજ શ્રી ભાગવત ત્રણ છવ્વીસ ચારમાં આ શાસ્ત્રનું નિરૂપણ કરતાં પ્રકૃતિને દૈવી કહેલી છે એટલે તે ભગવાનની શક્તિ હોવાનું પણ આ શાસ્ત્રને માન્ય છે આ શાસ્ત્રની પ્રવૃત્તિ આ સિદ્ધાંત પ્રમાણે થયેલી હોય ભાગવત ત્રણ ત્રણથી છવ્વીસ અધ્યાયમાં જણાવેલ સંખ્યા પ્રાકૃત સંખ્યામાં હજાર વાળું નથી નહીં ભાગવતમાં કહ્યું છે કે આ ત્રણ છવ્વીસના શ્લોકમાં કે બધી પ્રકૃતિ છે એ દૈવી કહેવી છે અને ભગવાનની જે શક્તિ છે એ શાસ્ત્રમાં માન્ય છે એ શાસ્ત્રની પ્રવૃત્તિ સિદ્ધાંત પ્રમાણે હોવાથી ત્રણથી છવ્વીસ અધ્યાયમાં જણાવેલ સાહિત્ય તેના સાહિત્યના આધારવાળો નથી અહીંયા પ્રકૃત સમજવું જોઈએ આમાં હા સ્પેલિંગ છે ને એમાં ગડબડ છે પ્રકૃતિ બે પ્રકારની છે એક કાર્યરૂપ અને કારણરૂપ કાર્યરૂપ પ્રકૃતિ અવિદ્યાવાળી જીવાત્માની ઉપાધિ અને કારણરૂપ પ્રકૃતિ તે પરમાત્માની માયા એવી જ રીતે પુરુષના પણ બે પ્રકાર છે કારણ અને કાર્ય કારણ પુરુષ તે અંશી મૂળ પુરુષ ભગવાન બીજું કાર્ય પુરુષ તે કારણરૂપના કાર્ય અંશો જીવાત્માઓ જીવાત્મા ભગવદ ઈચ્છાથી પ્રાપ્ત થતી કાર્યનું પ્રકૃતિનું સેવન કરે છે આ ઉભય ભગવાનના અંશરૂપ છે પ્રકૃતિ સ્વભાવથી સદરૂપ છે પુરુષ ચિદ્રુપ છે ઉભય પોતાના કારણ સ્વરૂપ ભગવાનથી અનન્ય હોવાથી અનાદિત છે એમ જાણ જીવના બંધનના કારણરૂપ ઈચ્છા દ્વેષ વિગેરે વિકારો તથા મોક્ષના કારણરૂપ તત્વ વિગેરે ગુણો પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા છે એમ ધ્યાન એટલે અહીંયા પ્રકૃતિનું વર્ણન કર્યું કે પ્રકૃતિ બે પ્રકારની છે કાર્યરૂપ અને કાર્યરૂપ અને પ્રકૃતિ પરમાત્માની અવિદ્યાવાળી જે પ્રકૃતિ છે માની ઉપાધિ અને કારણ પછી પરમાત્માની માયા એમ બે પ્રકારની છે કારણ અને કાર્ય પછી પુરુષના બે પ્રકાર થયા કારણ પુરુષ અને કાર્ય પુરુષ જ્યારે સર્વ કરવાની પ્રભુની ઈચ્છા ત્યારે સર્વ કરવાની પ્રભુની ઈચ્છા સૃષ્ટિ કરવાની પ્રભુની ઈચ્છા થાય છે ત્યારે ભગવાનના અંશરૂપ ભગવાનની માયાના અંશરૂપ ગુણરૂપ પ્રકૃતિ મૂળભૂત અક્ષરના અંશ પુરુષ સાથે સંતૃષ્ટ થઈ મહદ અહંકાર વગેરે રૂપ થાય છે કાર્યરૂપ પ્રકૃતિ અવિદ્યાથી અધ્યસ્ત થઈ પોતાના ઈચ્છા એટલે કે દ્વેષ વિગેરે વિકારોથી જીવાત્માના બંધનરૂપ થાય છે પરંતુ તેનું અમાનીપણું વિગેરે ધ્યાન સાધન ગુણો પાછળ કહ્યા તેનાથી જ્ઞાન પ્રાપ્ત થાય તો તે પોતાના વિકારોથી જીવાત્માને મોક્ષ પ્રાપ્ત કરાવે છે એવો અર્થ છે લેખકોની જ્યારે ત્યારે ભગવાનના અંશરૂપ ભગવાનની માયાના જે અંશરૂપ છે અંશરૂપની પ્રકૃતિ સાથે સંવિષ્ટ થઈ એટલે કે અહંકાર રૂપ થાય આમાં તો ઘણું બધું વિચારણીય બની શકે એમ છે ચર્ચા કરવી હોય તો કરો એ જે તત્વોના પ્રાકટ્યનો પ્રકાર છે એ એક પ્રકાર છે જેના અંદર મૂળમાં ભગવાન છે અહીંયા આવીને જગતમાં સતરૂપ તરીકે પ્રગટ થાય છે અને ચિત્તના આનંદ સ્વીકૃતિ કરે જીવમાં સત્ય ક્લિયર નહીં કરે છે આનંદ સ્વીકૃતિ પ્રકૃતિ ધોરણ સતત કે ગુરુ સ્થિતિ ઉભય યોગાના ભાવમાં ન હોવાથી અનાદિત્ય એમ કારણો ઉપચાર દ્વેષ વિજય વિચારો તથા મોક્ષના કારણો તત્વ વિગ્રહ જેનો પણ પ્રકૃતિથી અરે મૂળ તો આગળ ભગવાને નિરૂપણ કર્યું આરંભમાં કે આ કયા કયા વિષયોનું આપ અહીંયા નિરૂપણ કરવા જઈ રહ્યા છે એ ક્રમમાં પ્રકૃતિનું નિરૂપણ પણ આવ્યું છે તો એ વિષયને આખો ભગવાને ઉપાડ્યો છે એમ તત્ક્ષેત્રમ યચ્ચ યાદૃક્ષ યદ વિકારી યતશ્ચય તચયો યત પ્રભાવશ્ચ તત્સમાસીન મેષણું અહીંયા ભગવાન આ બધા વિષયોની ચર્ચા કરવા માંગી રહ્યા છે એમાં જ્ઞાન અને જ્ઞેય એનું નિરૂપણ કર્યા પછી હવે પ્રકૃતિના વિષયમાં ભગવાન વિસ્તારથી નિરૂપણ કરી રહ્યા છે અને એમાં પ્રકૃતિ પુરુષ છે એ બંને અનાદિ છે અને જે કંઈ પણ વિકારો છે અને જે ગુણોનો અનુભવ આપણને અહીંયા થાય છે એ બધા પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા છે એમ સમજવું જોઈએ આ મુખ્ય વાત અહીંયા કહી છે પછી આના પહેલા જે જે વિષયો ભગવાને પ્રકૃતિના સંબંધમાં કહ્યા છે એનું વ્યાખ્યાકારે અહીંયા ફરીથી સ્મરણ કરાવ્યું છે કે બે પ્રકારની પ્રકૃતિ છે તે જે પુરુષ પણ બે પ્રકારના છે કારણ અને કાર્ય તે રીતે એમ કહી અને એમણે વિસ્તાર કર્યો છે આને हाँ हाँ बोल એક દેશની સાથે શાસ્ત્ર તો ભગવાનનું પ્રતિપાદન કરતું નથી પણ આ સંખ્યાશાસ્ત્ર પ્રમાણે પુરુષને સંસાર પ્રાપ્ત થાય તે માટે તે પ્રકૃતિને વધ થાય છે હવે એમાં એ જે I બધા પદાર્થો છે પ્રકૃતિથી જ પ્રગટ થાય છે કે આપણામાં જે પ્રક્રિયા બતાવી છે એ ત્યાં છે કે નથી અને જો એ પ્રક્રિયા સ્વીકાર્ય છે ત્યાં પ્રકૃતિ જે પુરુષ એમાં જે છે એ શું છે એ તો આજે કહ્યું છે એ જ આજ અહીંયા કહ્યું ને પ્રકૃતિ પુરુષન ચૈવ વિદ્યના આદિ ઉભાવ અપી આ બંને અનાદિ છે બંને પ્રકૃતિ અને પુરુષ ચૈતન્ય જીવ અને જળ પુરુષ એટલે જીવ અનાદિ છે એમના ઉપર હવે એમાં મૂળ મુદ્દો એ છે કે આપણને અહીંયા ઈશ્વરને લાવવાથી એટલી સરળતા થઈ જાય છે કે ભાઈ જીવને શરીરની અંદર ઘુસાવનારો કે શરીરનામાંથી એમાંથી બહાર લાવનારો કોઈ તો છે નિયામક ત્યાં કોઈ નિયામક નથી એટલે એના માટે એનો સ્વભાવવાદ છે એ એમને ઉપયોગી થાય છે નહીં અનાદિ છે એમ નહીં એટલે જીવ અને વિકૃતિ પુરુષનો જે સંયોગ છે એ સ્વભાવજન્ય છે એમ એમાં તમે એમના હા એટલે એના માટે ખાલી આટલા નાના કામ માટે તમે એક ઈશ્વર જેવો મોટો એક તત્વ મૂકી દો એની જરૂર શું છે એવી રીતે જળ છે એની બાજુમાં લોટુંબક જળ હોય પણ બાજુ બાજુમાં આવાથી ક્રિયા પેદા થઈ જાય એવી રીતે પ્રકૃતિ પુરુષ સામે આવે એકબીજાની તો બંનેની અંદર સંયોગ એ લોકોનો પ્રકટ થઈ જાય એના માટે સંયોગ કરાવવા વાળા કોઈની અપેક્ષા નથી પણ એટલે આ જેમ હવે એ લોકો પણ કપિલ મુનિના નામ ઉપર અશાસ્ત્રનું પ્રવર્તન જેમ વાચસ્પતિ મિશ્ર ઈશ્વર કૃષ્ણ વગેરે કર્યું તો હવે જેમ દેવહૂતિ અને કપિલ મુનિનો સંવાદ છે એ લોકો એના બેઝિસ ઉપર જ પોતાના સાંખ્યશાસ્ત્રનું પ્રવર્તન કરે છે તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ ને પાછળ ખબર પડે બધા ઋષિઓ પણ એક નામના ઘણા બધા થઈ ગયા છે ના એટલે મેં સાંખ્ય તત્વ કૌમુદીમાં એ દેવહૂતિજીના કપિલજીનો જે સંવાદ છે એના જે કપિલજીના શ્લોકને એ લોકો પ્રમાણ તરીકે કોટ કરે છે એ તો વાચસ્પતિ મિશ્રે કરેલું છે કે મૂળ ઈશ્વર કૃષ્ણે થોડા કોઈ કપિલ ગીતામાંથી કોઈ સૂત્ર ગયા છે હા પ્રવૃત્તિ અક્ષર છે શાંતિ નો મતલબ શું જ્ઞાન માર્ગ તો અક્ષર સુધી છે આપણે ત્યાં એ તો અક્ષર સુધી પણ બાલબોધમાં માં શાંતિ બતાવી એ સ્વરૂપ જ છે પણ એ તો સ્વતઃ મોક્ષ માર્ગ છે એટલા માટે અક્ષરની ઉપાસના વાળું જ્ઞાન વાળું હોય એમાં તો પછી ભગવતી સાંખ્ય પ્રમાણ ભગવાન સાંખ્ય શાસ્ત્ર તો ભગવાનનું પ્રતિપાદન કરતું એ એક દેશી સાંખ્ય એટલે વેદ બાહ્ય જે સાંખ્ય છે આમાં શું છે કે શાસ્ત્રની અંદર જેમ કપિલના પણ સાંખ્યમાં કે મહાપ્રભુજી એ વાતનો ખુલાસો કરે છે સર્વનિર્ણયમાં કે દેવભૂતિને મુક્તિ કયા સાંખ્યથી થઈ કે કપિલ દેવજીએ કહેલા કયા ઉપદેશથી એમની મુક્તિ છે એનું કંઈ ઠેકાણું ત્યાં દેખાતું નથી એવી એમણે કયો ઉપદેશ ગ્રહણ કર્યો અને કઈ સાધના કરી કે જેનાથી એમને મુક્તિ પ્રાપ્ત થઈ ગઈ એવું ઇદમ ઇથમ આપણને ત્યાં કંઈ મળતું નથી એટલે ભગવત કૃપાના બલથી જ આ વસ્તુ સિદ્ધ થઈ છે એમ સમજવું જોઈએ બાકી ગરબડ ગોટાળા છે અથવા અસ્પષ્ટતા છે એ કપિલના સાંખ્યમાં પણ છે જ શું કહેવા માંગી રહ્યા છે ભગવાન કપિલ અવતાર દ્વારા એ કંઈ સમજાતું નથી સમજાતું નથી એનો તાત્પર્ય શું છે કે અન્ય કોઈ એક જગ્યા એક પ્રક્રિયાને સાધનાનીને આપણે સ્થિર સાધના માનીએ તો એના સાથે આને સંગત કરવા જઈએ તો સંગત નથી થતું આને જો આપણે સ્થિર માનીએ તો બીજા અસંગત થઈ જાય છે એટલે એમાંના કેટલા બધા ઉપાયો એમણે કહી દીધા એમાંથી કયા ઉપાયથી એમને આ સિદ્ધિ પ્રાપ્ત થઈ એ અનિશ્ચય જેવું છે એવું જ સાંખ્યના જે અન્ય નિરૂપક શાસ્ત્રમાં વચનો છે ત્યાં પણ આ વાતની અસ્પષ્ટતા રહે છે પણ શ્રી મહાપ્રભુજીએ એનું સમાધાન એ રીતે કર્યું છે કે એ જે અસ્પષ્ટતા છે કેવલ તત્વોની સંખ્યાની બાબતમાં હોઈ શકે કોઈ અઠ્યાવીસ કે કોઈ પચીસ કે કોઈ ત્રેવીસ કે એટલે અમુક જે તત્વો છે એને કોઈકમાં અંતર્ભાવ કરી લો તો એટલા તત્વો ઓછા થઈ જાય એ સંખ્યાની બાબતમાં હવે એમાં કંઈ બહુ મોટો વિવાદનો વિષય નથી મૂળભૂત જે સિદ્ધાંત છે કે જળ અને જીવ એ બે મૂળ તત્વ છે અને એનો વિવેક જે છે એ સાંખ્ય જ્ઞાન છે એનાથી વૈરાગ્ય થાય અને મુક્તિ પ્રાપ્ત થાય છે એ વિષયમાં બધાની એકમત છે એમાં જે નિરીશ્વર છે એ લોકોમાં પણ આ બાબતમાં મતૈક્ય છે અને જે ઈશ્વર માને છે એમાં પણ આ વિષયમાં મતૈક્ય છે બીજા કોઈને છે કઈ આમાં વિચારણીય લો આગળ બોલી જ નહીં રહ્યો તો પણ અહીંયા જે વાત આવી ને કે ભગવદીય સાંખ્ય શાસ્ત્ર પ્રમાણે પુરુષોત્તમ અક્ષર કાલ પ્રકૃતિ અને પુરુષ એ પાંચ અનાદિ છે ને આ શાસ્ત્ર પ્રમાણે કાલ પ્રકૃતિ અને પુરુષ અનાદિ હોવાનું સ્પષ્ટ છે આ કેમ વાત આવી ભગવદીય શાસ્ત્ર હોય તો પુરુષોત્તમ સિવાય તો બધું અનાદિ ન કહેવાય ને એટલે પુરુષોત્તમ જે અને અક્ષર છે એ તો અનાદિ છે જ એમાં તો કોઈ કોઈને પ્રશ્ન જ નથી બીજું જે છે કાલ પ્રકૃતિ અને પુરુષ એ અનાદિ હોવાનો મતલબ એ છે કે પાછળ ઉત્પન્ન થનારા બીજા જે તત્વો છે એની તુલનામાં આ અનાદિ છે એમ કેમ કે આને પણ મતલબ અક્ષર જ પોતે કાલકર્મ સ્વભાવ પ્રકૃતિના રૂપમાં વ્યવહૃત થાય છે એટલે અક્ષરના જ કોઈને કોઈ રૂપો છે એ અર્થમાં એને અનાદિ કયા છે કારણ કાર્યરૂપ कारण પ્રવૃત્તિ કે એ નહીં કે અવિદ્યા આ માયા શું પ્રકૃતિ અને અવિદ્યા તો જુદી વસ્તુ છે ને પ્રકૃતિ બે પ્રકારની છે કાર્યરૂપ અને કારણ એમાં કાર્યરૂપ જે પ્રકૃતિ છે તે અવિદ્યા જે જીવાત્મા લાગે છે તે અને કારણ પ્રકૃતિ છે પરમાત્માની માયા કોઈ છે આગળનો શ્લોક કોનો છે થોડો હલો હલો કરી જુઓ તો કદાચ અવાજ આવે તો ના છે બધા જાગતા બેઠા અચ્છા તમારો જ છે આવે છે આવે છે દરેક વખતે હું બદનામ નહીં થાઉં તમે કોઈ બોલો કટ થાય છે પ્રીતિબેન એમ કે છે યોગેશભાઈ વાળા કે કપાઈ ને આવે છે અવાજ બિલકુલ કપાઈને આવે અમારા બધાનો અવાજ પણ એવો જ આવે છે એવું છે ના આપનો અવાજ બોલો બોલો બોલવું જ છે તો બોલો ભલે હવે જેમને ન સંભળાય આમાં પોતે વાંધો નોંધાવે પોતાનો આવે છે તત પછી ત્યાંથી તત પછી ત્યાંથી તો ઓફિસથી ડિસ્ટન્સ છેલ્લા છેલ્લા આજે હે તારો Thank you. कार्यकारणकर्तृत्वे हेतुः प्रकृतिरुच्यते पुरुषः सुखदुःखानां भोक्तृत्वे हेतुरुच्यते શ્લોકાર્થ કાર્યના કારણના કર્તાપણામાં પ્રકૃતિ હેતુ કહેવાય છે સુખ તથા દુઃખના ભોગતાપણામાં પુરુષ હેતુ કહેવાય છે વિવેચન સૃષ્ટિમાં પુરુષ અને પ્રકૃતિથી કયા કયા કાર્ય થાય છે તે કહે છે બંધના કારણ ઈચ્છા દ્વેષ વગેરે વિકારો અને મોક્ષના કારણ સત્વ વગેરે ગુણોના કરતાપણામાં અર્થાત બંધ અને મોક્ષના કારણરૂપ વિકારો ઉત્પન્ન કરવામાં પ્રકૃતિ હેતુ કહેવાય છે એટલે પુરુષથી અધિષ્ઠિત પ્રકૃતિ આ કારણ આકાશ વાયુ અગ્નિ જલ પૃથ્વી શબ્દ સ્પર્શ રૂપ રસગંધ કાર્યકરણ ઉપસ્થ ગુહ્ય બુદ્ધિ અહંકાર મન શ્રોત્ર ત્વચા રસના નેત્ર ગ્રહણ વાક હસ્તપાદ ઉત્પન્ન કરે છે આ કારણો પ્રકૃતિથી ઉત્પન્ન થાય છે એમ પાછલા શ્લોકમાં પણ કહેલું છે તેમાં પુરુષ પ્રકૃતિને માત્ર ચેતવે છે એટલે પ્રકૃતિ જળ છે એટલે જળ પદાર્થોમાં જેટલા અઠ્યાવીસ તત્વોની જે ગણના કરવામાં આવે છે એ પ્રકૃતિ મૂળ ઉપાદાન છે અને એમાંથી બધા અઠ્યાવીસ તત્વોની જળ પદાર્થોની ઉત્પત્તિ બતાવી છે એટલે હવે પ્રકૃતિનું કાર્ય અહીંયા સૌથી પહેલા બતાવ્યું કે કાર્ય કારણના કર્તાપણામાં એટલે જે કારણોથી અઠ્યાવીસ તત્વોથી આ સૃષ્ટિ ઉત્પન્ન થાય છે એ બધા કારણોની ઉત્પત્તિમાં કારણ પ્રકૃતિ પોતે છે જળ પદાર્થોની ઉત્પત્તિમાં ને આ અઠ્યાવીસ તત્વોમાંથી પછી બીજા બધી જળ સૃષ્ટિ પ્રકટ થાય છે જેમ પંચમા પંચમહાભૂતોમાંથી મનુષ્યનું શરીર વગેરેની ઉત્પત્તિ થવી તો મૂળ પ્રકૃતિ એમાંથી અઠ્યાવીસ તત્વો અને એમાંથી જળ પદાર્થો તો આ પ્રકૃતિનું મુખ્ય કાર્ય છે ને પુરુષ જે છે એ ચૈતન્ય રૂપ છે જે પ્રકૃતિને ચેતના પ્રોવાઈડ કરે છે સુખ અને દુઃખના ભોગતાપણામાં પુરુષ હેતુ કહેવાય છે પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા વિકાર તથા ગુણોથી પ્રાપ્ત થતું દુઃખ અથવા સુખ પ્રકૃતિ સાથે સંશ્લિષ્ટ થઈ પુરુષ ભોગવે છે એટલે હવે એ પ્રકૃતિની સાથે મળીને પુરુષ જે છે એ ચેતના મતલબ આત્માના રૂપમાં જે પ્રમેયરત્ન સંગ્રહમાં આપણે એ વાતને ભણી હતી કે પુરુષમાંથી વ્યષ્ટિ જીવાત્મા અને વ્યષ્ટિ અંતર્યામીનું પ્રાકટ્ય થાય છે તો એ જીવાત્મા જે છે એ પ્રકૃતિ દ્વારા જે ઉત્પન્ન થયેલા જળ પદાર્થ જેવી રીતે મનુષ્યનું શરીર છે તો એની અંદર એ પુરુષનું વ્યષ્ટિ જીવાત્મા છે એ શરીરની અંદર પ્રવેશ કરીને ને સુખ દુઃખ વગેરેનો ભોગ એ પુરુષ કરે છે વિકાર અથવા ગુણોની ઉત્પત્તિ તથા સુખ દુઃખના ભોગ એ ઉભય વસ્તુતા ક્ષેત્ર અથવા દેહના જ ધર્મો છે પરંતુ વિકારો તથા ગુણોનું પર્યવસાન જળમાં હોવાથી તેમની ઉત્પત્તિમાં ક્ષેત્રનું પ્રાધાન્ય છે તેથી તેમને પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા કીધા છે અને સુખ તથા દુઃખના ભોગનું પર્યવસાન ચેતનામાં હોવાથી તેમાં ચેતનનું પ્રાધાન્ય હોવાથી તેવા ભોગનો હેતુ પુરુષને કહેલો છે વસ્તુતા પુરુષ અને પ્રકૃતિના સંયોગ વિના કંઈ કાર્ય થતું નથી એટલે સુખ દુઃખ વગેરે કે વિકાર અને ગુણોને આત્મા પુરુષ એનો હેતુ છે એવું જે કીધું છે એના માટે અહીંયા કારણ આપે છે કે એમ તો જીવાત્મા જે છે એને સુખ દુઃખ સાથે કોઈ લેવા દેવા નથી હોતું પણ શરીરની સાથે જોડાઈને ક્ષેત્રના કારણે એની અંદર એ બધા ધર્મોનો પ્રવેશ થાય છે જે દેહાધ્યાસ ઇન્દ્રિયાધ્યાસ પ્રાણાધ્યાસ વગેરેના રૂપમાં આપણે સમજીએ છીએ તો પુરુષ એના કારણે પોતાને સુખ દુઃખનો ભોગતા માની લે છે અને જેમ અગર શરીરને પુરુષથી અલગ કરી દેવામાં આવે તો માત્ર જે શરીર છે એ સુખ દુઃખનો ભોગ કરી શકતો નથી જળ હોવાને કારણે તો એટલે બંનેના સંયોગને કારણે આ બધા કાર્યો થવાથી પુરુષને સુખ દુઃખનો હેતુ કયો છે બાકી વાસ્તવિક સુખ દુઃખ જે છે એ થાય શરીર સાથે છે આત્માને એની સાથે સંદર્ભ નથી એટલે ક્ષેત્રના જ ધર્મો છે પ્રાકૃત સાથે રાજા રાજસ્થામસ વગેરે સંબંધિત આ સુખ દુઃખ વગેરે છે આત્મા સાથે જોડાયેલી આ વાત નથી પણ અભ્યાસને કારણે પુરુષ એનો ભોગ કરે છે એટલે એને અહીંયા પુરુષનો ધર્મ તરીકે વર્ણવે છે पुरुष प्रकृतिस्थो हि भुंक्ते प्रकृतिजान गुणान कारण गुणसंगोच सदस योनि जन्मसु શ્લોકાર્થ પ્રકૃતિમાં રહી પુરુષ પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ગુણોનો ભોગ કરે છે આનો ગુણનો સંગ સારી અથવા ખરાબ યોનિમાં જન્મનું કારણ છે વિવેચન પુરુષ અને પ્રકૃતિના જુદા જુદા કાર્ય કહી હવે પ્રકૃતિના પરિણામરૂપ ક્ષેત્રના સંસર્ગથી જ પુરુષ ભોગતા થાય છે એમ કહે છે પુરુષ પ્રકૃતિમાં એટલે પ્રકૃતિના પરિણામરૂપ ક્ષેત્રમાં રહી પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા સત્વ વગેરે ગુણોનો પ્રકૃતિના કાર્યરૂપ ઇન્દ્રિયોથી ભોગ કરે છે જીવ આ પ્રમાણે ગુણોનો ભોગ કરે છે પણ અંતર્યામી પેઠે ભોગ કર્યા વિના રહેતો નથી આ પ્રમાણે પ્રકૃતિના સંસર્ગથી પુરુષના અક્ષર સ્વભાવનું તિરોધાન થાય છે અને પ્રકૃતિના ગુણો સાથે તેનો સંગ થવાથી તેનો સારી અથવા ખરાબ યોનીમાં જન્મ થાય છે આવી રીતે પુરુષના સારી અથવા ખરાબ યોનિમાં જન્મનું કારણ તેનો પ્રકૃતિ સાથેનો સંગ છે એમ જાણવું એટલે પુરુષ પોતે ચૈતન્ય રૂપ છે જીવાત્મા જે છે એ સચ્ચિદાનંદ બ્રહ્મનું ચેતન છે એટલે એની અંદર આ બધા પ્રાકૃત ધર્મો હોતા નથી છતાં પણ પ્રકૃતિના સંયોગમાં આવવાને કારણે અધ્યાસ્ત થવાને કારણે કે સાત્વિક આજે તામસ ગુણોના પ્રભાવને કારણે ઇન્દ્રિયો જે છે જે પ્રકૃતિના કાર્યરૂપ છે એ બધા દ્વારા વિષયોનો કે ગુણોનો એ ભોગ કરે છે પણ અંતર્યામી જેવી રીતે સાક્ષીવત રહે છે એટલે એ પુરુષના જ બે રૂપાંતર છે વ્યક્તિ અંતર્યામી અનેક અને વ્યષ્ટિ જીવાત્માઓ તો જીવાત્મા અને અંતર્યામી બંનેમાંથી પ્રકટ થાય છે પણ જીવાત્મા જે છે એ પ્રકૃતિના ગુણોથી અધ્યસ્ત થઈને પોતાને સુખ દુઃખના ભોગતા તરીકે માની લે છે ને અંતર્યામી એના શરીરની અંદર જ પુરુષનું જ અંશ હોવા છતાં પણ સાક્ષીની જેમ એ શરીરની અંદર રહે છે તો જે જીવાત્મા છે એને પ્રકૃતિના કારણે બંધ થાય છે તેના કારણે સદસદ યોનિની અંદર જન્મ થવું કે સારા ખરાબ કર્મો કરવા ને સાત્વિક આદત તામસ ગુણોને કારણે અધ્યસ્ત થવું આ બધા પરિણામ પ્રકૃતિ અને પુરુષનો સંયોગને કારણે પેદા થાય પ્રકૃતિ ગુણાત્મક છે તામસ ગુણો એની અંદર પ્રકૃતિ પાછી એ પ્રકૃતિ ભગવાન માટે કારણ છે જગતે નું કાર્ય તો પણ પરમાત્મા અને પ્રકૃતિ ના તહેસવા આપણે વિચાર્યું કે પ્રકૃતિ એ કાર્ય છે ને ભગવાનનું એ કારણ છે હવે જ્યારે ભગવાન એ પ્રકૃતિ ને પ્રગટ કરે છે અક્ષર થી અક્ષર માં પ્રકૃતિ જે પ્રગટ થાય છે ત્યારે એમાં સાથે સાથે સામગ્રી નું દે છે કે ભગવાન ના જ ગુણો છે કે પ્રકૃતિ માય એ પ્રગટ થાય છે એટલે નવું છે એટલે સાત્વિક રાજસ અને તામસ એ ત્રણ ગુણો મતલબ એ ત્રણ ગુણો ની મિશ્ર અવસ્થા ને આપણે પ્રકૃતિ કહીએ છીએ એટલે પ્રકૃતિ સામ્યાવસ્થાની સોરી પ્રકૃતિનું કોમ્પોઝિશન સાથે સામાન ગુણ છે હવે જેવી રીતે બ્રહ્મના ને આપણે સત ચિત્ત અને આનંદ ગુણધર્મો કહીએ એવી રીતે પ્રકૃતિનું કોમ્પોઝિશન સાત્વિક રાજસ અને તામસ ગુણ છે હવે એ ક્યાંથી આવે એ વિષયમાં મને આમાં એવું સમજાય છે કે ભગવાન જેવી રીતે પોતાની ઈચ્છાથી દુનિયાની અંદર એવા વિકારો પ્રકટ કરવા માંગે છે કે ઉચ્ચ નીચ ભાવોને પ્રકટ કરવા માંગે છે લીલા માટે તો એ ઉચ્ચ નીચ ભાવો માટે પ્રકૃતિનું એવું કોમ્પોઝિશન ભગવાન બનાવે પણ છે તો એ ત્રણ ગુણાત્મક ત્રિગુણાત્મક છે તો એ ના ગણાય એનો વિકાર છે એટલે જેવી રીતે આપણે ભગવાન ને કોઈ આ પ્રાકૃત કોઈ પદાર્થો છે એવું આપણે બ્રહ્મનું કન્સિડર ના કરી શકીએ કેવી રીતે ગણાય કે ના ગણાય કોઈ વિકાર છે કે ભૂવદરૂપ છે છે ત્યારે સામ્ય અવસ્થામાં છે ત્યારે શુદ્ધ જ હોય છે પછી એ મિત્ર થઈને આ સૃષ્ટિમાં આવ્યો એ તો બરાબર છે પણ એ ભગવાનના ગુણ એટલે ભગવાન બ્રહ્મને સાથે રાજા કામક ગુણોવાળું ગણાય વાસ્તવમાં એ બ્રહ્મમાંથી જ પરિવર્તન થયા છે થઈ રહ્યા છે કોઈ વિકાર છે એટલે જેવી રીતે માયા પણ ભગવાનની શક્તિ છે પણ એ માયાનો પ્રભાવ ભગવાન ઉપર ન હોય ને આપણા ઉપર હોય છે એટલે કદાચ આપણે એમ કહીએ કે સાત્વિક રાજસ ગુણો પ્રકૃતિ સાત્વિક રાજસ ગુણો વાળી છે અને ભગવાન પોતે પ્રકૃતિના રૂપમાં બન્યા છે તો એ ગુણો ભગવાનના ગુણો કહેવાય પણ એ ગુણોનો પ્રભાવ આપણા ઉપર થાય છે ભગવાન ઉપર નથી ત્યાં પુસ્તક છે વિશ્વ નથી એટલે ત્યાં એના વિશિષ્ટ અવસ્થા એટલે આપણે ભગવાનને કેવા કેવા કહીએ છ ગુણવાળા કહીએ ઐશ્વર્ય વિજય જ્ઞાન વૈરાગ્ય એવા ભગવાનના ગુણો છે બ્રહ્મના આપણે લક્ષણ જોઈએ તો સચિદાનંદ રૂપ છે એમાં કોઈ જગ્યાએ સાત્વિક આદર સામસને આપણે કેવી રીતે ચેક કરી શકીએ એમ શુદ્ધ ભલે શુદ્ધ વર્તન અને જ્યારે તો પછી એટલે એનો મતલબ એમ થયો ભગવાનમાં સાચી સજ્જતામાં ગુનો છે પણ આપણે જે એવું વર્ણન જોયું નથી આપણે એવું સમજે ભગવાન આવે ત્યારે છ ગુણ વાળા આવે ને બ્રહ્મ આવે ત્યારે સચિદાનંદ છે હોવાનો મતલબ એ છે કે તો કાલ પણ ભગવાનમાં છે માયા પણ છે પુરુષ પણ છે હવે જેમણે ઉત્પન્ન કર્યા છે તો ઉત્પન્ન હોવાને કારણે ભગવાનમાં તો હોવાના જ પણ એનો જેવો પ્રભાવ ભગવાન પેદા કરવા માંગે છે એવો પ્રભાવ ત્યાં નથી હોતો એટલે ભગવાન જ છે એટલે જેમ અઠ્યાવીસ તત્વો ફોર એક્ઝામ્પલ એમ સમજો કે માયા છે અવિદ્યા શક્તિ છે ભગવાનની પ્રકૃતિ છે પુરુષ છે કાલ છે સ્વભાવ છે હવે જે ભગવાને જેને પેદા કર્યા છે એ ભગવાનને તો ઓવરકમ કરવાના નથી કોઈ દિવસ એની ઉત્પત્તિ કરવાવાળા ભગવાન પોતે છે એટલે હવે ગુણો ભગવાનમાં છે એનો મતલબ એવું નથી કે જેમ આપણામાં સાત્વિક રજસ્તામાં ગુણ છે એમ ભગવાનમાં સાત્વિક રજસ્તામાં ગુણ છે કેમ કે તો ઉત્પત્તિ કરવા વાળા છે હવે જો છે છે એનાથી એવું સમજવા માંગતા હોય કે જેવી રીતે માયા પણ ભગવાનમાં છે કાલ પણ ભગવાનમાં છે સ્વભાવ પણ ભગવાનમાં છે એવી રીતે સાત્વિક રાજસ તામસ પણ ગુણો ભગવાનની અંદર છે એનો પ્રભાવ ભગવાન જે જીવ ઉપર જેવો પેદા કરવા માંગતા હોય એવો થાય છે જે હોવાનો આવો મતલબ સમજી શકાય બાકી ઓવરકમ કરે છે કે ભગવાનના ગુણોના રૂપમાં સાત્વિક રાજસ તામસ ગુણોનું વર્ણન ન થઈ શકે એ તો પણ હું એ તો તમને કહું છું કે જેમ આપણે એમ કહીએ કે આ બધું જ ભગવાનનું છે ભગવાને પ્રગટ કરેલું છે ભગવાનની અંદર છે હવે જેમ ફોર એક્ઝામ્પલ છે અમુક એક વરે એ એક્ઝામ્પલ આપતું છોરા માટે કે આપણે એમ કહીએ કે ભગવાને કેટલા સમયમાં સૃષ્ટિનું ઉત્પન્ન કરી તો જો આપણે એવું કેવું માનતા હોઈએ કે કોઈ કાલ મે ટાઈમ ફ્રેમમાં ભગવાનને સૃષ્ટિનું ઉત્પન્ન કરી તો તો કાલ બ્રહ્મને ઓવર કરો કરી એટલે કાલ મે તો જો બ્રહ્મ મે પેદા કર્યો હોય તો કોઈ કાલમાં બ્રહ્મ બેસીને એને કોઈ જગત મે બનાવી એ હું અદૃશ્ય કાલ એવું હોઈ ના શકે કારણ કે બ્રહ્મ પોતે તો મહાઅદૃશ્ય છે તો એવું જો સ્વરૂપ સાતગ્રહાન તમામ ગુણોનો સ્વીકારમ હોય તો જરૂર સ્વીકારી શકાય કે એનું અધિષ્ઠાન ભગવાન પોતે બને છે પણ એ બધા ગુણો કઈ ભગવાનના અધિષ્ઠાન બન્યા છે એવું ક્યાં જાય ક્યાં જાય ક્યાં પણ એટલે પછી જ્યારે આપણે બ્રહ્મના સ્વરૂપનું નિરૂપણ કરતા હોઈએ ત્યારે બ્રહ્મ સાત્વિકતા છે એવું ન કહી એ ગુણોના બનાવવા વાળા છે એવું કહી શકાય આગળ પણ આ વાત ભગવાને અનેક વાર કહી ચુક્યા છે ન તો હમ તે શું તે મહી કહીને હા બધું મારામાં જમવાનું અહીંયા આગળ દેખાતું મહારાજ હમણાં ને આમાં આગળના શ્લોકમાં એવા આવ્યું કે હા નિર્ગુણ છો ને સગુણ સર્વે સર્વેન્દ્રિય ગુણામાસમ સર્વેન્દ્રિય વિવર્જિતમ અસક્તમ સર્વગૃચૈવ નિર્ગુણમ ગુણભોગ કેમ